ઇલગ હા ઇલગ બીજું કોણ છે જેજે રપાણા કોણ તીર્થ તીર્થ કોણ ચંપા અચ્છા ચંપાબેન કોણ છે બીજું ઠીક છે ચલો સ્ટાર્ટ કરીએ આજે લાસ્ટ ક્લાસમાં તો આપણે જે સબ્જેક્ટ જોયું હતું એ અને હવે આજે છે ને કાલે ગોસાઈજીનો ઉત્સવ છે તો એના ગોસાઈજીનું જીવન ચરિત્રનું થોડું આજે કરશું પરિચયના રૂપમાં મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી ગોસાઈજી પ્રથમ પુત્ર ગોપીનાથજી અને બીજા પુત્ર શ્રી ગોસાઈજી એમનું ચરિત્રના વિષયમાં થોડું પ્રાસંગિક જે છે થોડી વાર કરશું પછી જે સમય પ્રમાણે આપણે નવું ટોપિક સ્ટાર્ટ કરશું પ્રણામ રાજુ અમે હમણાં જોઈન થયા છીએ શું આગળ પછી એકવાર રિપીટ હા એ તો એટલે હું એમ કહેતી હતી કે કાલે મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર ગુસાઈજીનો જન્મ જન્મોત્સવ છે કાલે તો આજે ક્લાસમાં આપણે એમના પરિચયના રૂપમાં થોડું એમનું જીવન ચરિત્ર નું અત્યારે હું અહીંયાથી કરું છું જરા સાંભળી લો પછી જે પ્રમાણે ટાઈમ હશે એના પ્રમાણે જો બચશે સમય તો પ્રવેશિકાનો આગળનો ટોપિક લેશું નહીં તો નેક્સ્ટ ક્લાસમાં એટલે મહાપ્રભુજીના વિષયમાં જે રીતે પ્રવેશિકામાં પણ આગળના જે ટોપિક છે ને અંદર વિઠ્ઠલનાથજીનો ટોપિક છે જોઈ લેજો એટલે આપણે જયારે કર્યું હતું ત્યારે તો એને સારી રીતે જોયું હતું પણ આજે કાલે એમનો ઉત્સવ છે હિસાબે થોડું પરિચયના રૂપમાં સોરી એમના જીવન ચરિત્રનું થોડું પરિચયના હિસાબે પ્રાસંગિક થઈ જાય એટલે આ વિષય આજે લીધું છે એટલે હવે મહાપ્રભુજીના વિષયમાં જે રીતે આપણે જાણીએ છીએ કે ભગવાનની મહાપ્રભુજીની રીતે આજ્ઞા થઈ કે ભૂતલ ઉપર દૈવી જીવો જે છે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે પણ એમને મારી પ્રાપ્તિનો ઉપાય કે મારી પ્રાપ્તિ માટે કોઈ રસ્તો મળતો નથી તો એવા ટાઈમમાં તમે પૃથ્વી ઉપર અવતાર લો અને એમની મદદ કરો એ જાતની જયારે આજ્ઞા થઈ ત્યારે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને એમના પ્રાકટ્ય વિષયમાં પણ જે રીતે મેં પહેલા પણ કીધું હતું પણ ફરી એકવાર કે એમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટજી અને માતાનું નામ એલમ્મા ગારુજી એ બંને કાશી જતા હતા તીર્થયાત્રા માટે અને એમને એવા સમાચાર મળ્યા મૂળ રહેતા હતા કાંકરવાડ આંધ્રપ્રદેશમાં ત્યાંથી કાશી જતા હતા તીર્થયાત્રા કરવા માટે તો રસ્તામાં એમને સમાચાર મળ્યા કે ત્યાં મુગલોએ અટેક કર્યું છે એટલે ત્યાં અત્યારે જવા લાયક એ સ્થળ રહ્યું નથી એટલે એ લોકો પાછા ફર્યા રસ્તામાં ચંપારણ્ય નામનું એક જંગલ આવે છે ભીમારથી નદીના કિનારે એટલે કર્ણાટક અને આંધ્રપ્રદેશની વચ્ચે જ્યોગ્રાફિકલ એરિયા અત્યારે એવું છે ત્યાંનું તો ત્યાં ચંપારણ્ય નામનું ગામ અને ચાંપાનેર નામની સિટી એના ત્યાં ભીમારથી નદીના કિનારે મહાપ્રભુજીનો જન્મ થયો જ્યારે જન્મ્યા ત્યારે જે સામાન્ય નોર્મલ બાલક હોય તો રડે એ રીતે એમનું કોઈ અવાજ કે એ રીતે કોઈ જાતની પ્રતિક્રિયા આવી આવીને જન્મ્યા પ્રભુજી ત્યારે એટલે એમના માતાએ એવું વિચાર્યું કે આ તો કદાચ મૃત નું જન્મ થયું છે એમ કરીને બંને ત્યાંથી જંગલમાં જ મહાપ્રભુજીને ત્યાં આપણે શમી વૃક્ષના નીચે પધરાવીને અને પછી ચાંપાનેર સિટીમાં ગયા અને ત્યાં રાત્રે રોકાયા ત્યારે એમને રાત્રે એવું સપનો આવ્યું કે તમે મને કેમ છોડીને જતા રહ્યા છો મેં તો તમારે ત્યાં જન્મ લીધો છે એવી જયારે આજ્ઞા થઈ તો એ લોકો ત્યાં ચંપારણ્યમાં પાછા આવ્યા અને ત્યાં વૃક્ષને નીચે જોયું તો અગ્નિ ની અગ્નિનું એક સર્કલ બનેલું હતું ને એની વચ્ચે મહાપ્રભુજી પોડ્યા હતા પછી લમ્મા ગારુજીએ અગ્નિ પાસેથી રસ્તો માંગ્યો અને એમણે રસ્તો આપ્યો અને પછી મહાપ્રભુજીને પધરાવીને બંને પાછા આવ્યા એ જાતનું મહાપ્રભુજીને એક અલૌકિક પ્રકારનો નું વૃત્તાંત છે આપણે ત્યાં ને પછી તો વેદાધ્યયન ક્રમ ક્રમમાં નું થયું અને અગિયાર વર્ષની ઉંમરમાં વેદ પુરાણ સ્મૃતિ બધું જ વૈદિક સાહિત્યનું અધ્યયન કર્યા પછી મહાપ્રભુજી જ્યારે પ્રથમ પૃથ્વી યાત્રા માટે મતલબ ભારત યાત્રા માટે પધાર્યા ત્યારે જગન્નાથપુરી માં જે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ વાળું જે વૃત્તાંત થયું એ પણ તમને ખબર જ છે હવે તો તો એ થયું અને પછી ત્યાં મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત નું સ્થાપન કર્યું એ રીતે મહાપ્રભુજી ત્રણ પૃથ્વી પરિક્રમા કરી એમાં પ્રથમ પૃથ્વી પરિક્રમા પછી દ્વિતીય પૃથ્વી પરિક્રમા ત્યારે જ્યારે મહાપ્રભુજી પંઢરપુર મહારાષ્ટ્રમાં જે વિઠ્ઠોબાનું સ્થાન છે ત્યાં પધાર્યા ત્યારે વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે વિવાહ કરો હવે અને માર્ગને વધારવા માટે એટલે કે આગળ હવે તમારું વંશ ચાલે તો આ માર્ગ માટે કોઈ કાર્ય થાય અને આગળ જઈને પરંપરાગત રીતે માર્ગ જળવાયેલો રહે તો એ જ્યારે ની આજ્ઞા થઈ પંડરપુરમાં ત્યારે મહાપ્રભુજી જે રીતે સામાન્ય લૌકિક મનુષ્ય આપણે જે લોકમાં લગ્ન થતા હોય કે કોઈ સામાજિક કે ફિઝિકલ આપણી નીડ છે કોઈક એના હિસાબે આપણે સામાન્ય મેરેજ વગેરેના રિલેશન થતા હોય પણ એ જાતનું મહાપ્રભુજીને સાથે નહીં થયું પણ મહાપ્રભુજી એક અલૌકિક ઈચ્છાથી એક અલૌકિક ભાવનાથી કે ભાઈ પોતાના વંશનો વિસ્તાર થાય અને આગળ જઈને આ માર્ગને સાચવવા વાળું અને માર્ગદર્શન કરવા માટે કોઈ હોય એ હિસાબે જયારે વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીને આજ્ઞા કરી ત્યારે મહાપ્રભુજી મહાલક્ષ્મીજી સાથે વિવાહ કર્યા અને પછી અડેલ છે એક સ્થાન ઉત્તર પ્રદેશમાં એકદમ નોર્થ વર્ડ ત્યાં મહાપ્રભુજી હંમેશા સ્થાયી નિવાસ અડેલમાં કર્યું પછી ચરણાટ પધાર્યા અને ત્યાં વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં ફરી મહાપ્રભુ જયારે તૃતીય પૃથ્વી પરિક્રમા વખતે પધાર્યા ત્યારે વિઠ્ઠલનાથજી ફરી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પુત્રના રૂપમાં જન્મ લઈશ એટલે ભગવાને પોતે આજ્ઞા કરી કે હું તમારે ત્યાં જન્મીશ હવે પુત્રના રૂપમાં વલ્લભ છે કે જેની અંદર મહાપ્રભુજી અને ગોસાઈજી બંનેનું સંપૂર્ણ ચરિત્ર કાવ્યના રૂપમાં લખેલું છે એની અંદર આ જાતનું વર્ણન આવે છે અને બીજા આપણા ઇતિહાસકારોએ પણ એ જ વાતને બતાવી છે કે વિઠ્ઠલનાથ જે જાતની આજ્ઞા કરી કે તમે પિતા થાવ અને હું પોતે તમને પુત્રના રૂપમાં જન્મ એ જાતની ભગવાને જયારે ઈચ્છા પ્રકટ કરી તો મહાપ્રભુજી પછી મહાપ્રભુજીને ત્યાં પ્રથમ પુત્ર ગોપીનાથજી અને દ્વિતીય પુત્ર વિઠ્ઠલનાથજી કે ગોસાઈજી પ્રભુચરણ આ ત્રણ નામે આપણે ત્યાં ઓળખાય છે એમનો જન્મ થયો એ કાલની તિથિ માક્ષર માક્ષરવદ હા નોમના દિવસ એ ગુસાઈજીનો આ દિવસે ચરણાટ એક સ્થાન છે ત્યાં ગોસાઈજી ગુસાઈજીનો જન્મ થયો હવે બીજી બધી વાતો છે એમના વિષયમાં કે જે રીતે બાલ્યકાલ અને શિક્ષા આરંભની અંદર મહાપ્રભુજીએ અષ્ટાક્ષર મંત્રનું દાન કરીને એને ગોસાઈજીને કંઠી આપી આપણે ત્યાં એ જે પરંપરાગત જે લોકો વૈષ્ણવ હોય એમને ત્યાં એ જાતનો ક્રમ છે કે બાળક જન્મે પરિવારમાં ત્યારે જ એમને કંઠી મતલબ શરણ દીક્ષા આપવામાં આવે એ હિસાબે કે એ માતા પિતાની રિસ્પોન્સિબિલિટી છે કે પોતાના બાળકને સારો વૈષ્ણવ બનાવે અને માતા પિતાના જીવનની સફળતા પણ એમાં જ છે જો એ પોતાના બાળકને પણ એક સારો વૈષ્ણવ બનાવી શકે પરંપરા જે છે આપણી અને માર્ગની અંદર પ્રવેશ કરે અને ઠાકોરજી સાથે મેલાપ કરાવે તો આપણા જીવનનું સૌભાગ્ય છે કે કોઈ જીવને આપણે ઠાકોરજીથી મળાવી શક્યા તો એ હિસાબે આ જાતનું પરંપરાગત દરેક પુષ્ટિ માર્ગે વૈષ્ણવને ત્યાં એ જાતનું ક્રમ હોય છે મહાપ્રભુજી પણ એ જ રીતે ગોસાઈજીનો જયારે જન્મ થયો ત્યારે એમને અગિયારમા દિવસે કંઠી પહેરાવી એટલે શરણ દીક્ષા આપી અને પછી જતીપુરા પધાર્યા અને ગોવર્ધનનાથજી જતીપુરામાં શ્રીનાથજીનું જે મંદિર હતું ત્યાં ચરણ સ્પર્શ કરાવ્યા અને દંડવત કરાવ્યા પછી જે કર્ણવેદ સંસ્કાર હોય છે એટલે એનું એ કર્ણવેદ સંસ્કાર થાય બાળકનું જન્મે એના પછી થોડા દિવસમાં તે ગોકુલમાં ગોસાઈજીનો કર્ણવેદ સંસ્કાર થયો અને એના પછી ગોકુલમાં જ છ માસ જ્યારે છઠ છ મહિના પૂરા થયા ગોસાઈજીને ત્યારે અન્નપ્રાશન એટલે કે પ્રથમવાર અન્ન ચાખે બાળક એ કરાવ્યું અને એના પછી પાછા મહાપ્રભુજી ત્યાંથી અડેલ પધાર્યા અને એટલે જ ગોસાઈજીનો જે સંપૂર્ણ જીવન છે એ અડેલમાં અને ચરણાટ આ બે સ્થાનમાં એમણે વિતાવ્યો પછી જનોઈ વગેરે સંસ્કાર ત્યાં ગોસાઈજીના થયા અને એના ગોસાઈજી નાના હતા ત્યારે જે વલ્લભકુલમાં સામાન્ય પરંપરા અત્યારે ચાલે છે પહેલાથી ચાલી આવી છે મહાપ્રભુજીના કાલથી કે બાળક જ્યારે નાનો હોય ત્યારે જ એને ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી દેવામાં આવે એને ખેલના ઠાકોરજી કહેવાય કે એમની જે ત્યાં ઠાકોરજીને પુષ્ટ કરાવવાની સેવા માટે એ થઈ ન હોય પણ બાળકને બચપનથી સંસ્કાર પડે ઠાકોરજીની સેવાના એના હિસાબે ખેલના ઠાકોરજી એમને પધરાવવામાં આવે અને એ અલગ સેવા કરે અમે પણ કરતા હતા બધા જ ગોસ્વામી બાળકો બધાને ત્યાં એ ક્રમ હોય જ છે તો બીજો કોઈ ક્રમ ન હોય પણ બાળકને જે હિસાબે મન થાય તો થોડું શૃંગાર ધરાવે થોડા વસ્ત્ર ધરાવે પછી ભોગ ધરાવે જે રીતે અમે લોકો નાના હતા તો એ અમારે ત્યાં પણ અમને પણ એ નિયમ હતો કે સ્કૂલ થી આવીએ તો આવીને બીજી તો સવારથી સ્કૂલ ગયા હોઈએ તો ઠાકોરજીની બીજી સેવામાં તો પહોંચાય નહીં સાંજે ચરણ સ્પર્શ કરતા ઠાકોરજીના પણ ઘરે આવીને અમારું થયેલી હોય થાળી પીરસેલી હોય તો એ નિયમ હતું કે અમારા જે ખેલના ઠાકોરજી હતા એને ભોગ ધરવાનો ને દસ મિનિટ પછી સરાવીને પછી ખાવાનું જેનાથી એ સંસ્કાર પડે કે આપણે ઠાકોરજી ધરેલું જ એમને આરોગાવેલું જ આપણે ખાવું જોઈએ તો એક બચપનથી એક સંસ્કાર આપવાના હિસાબે આ જાતનું ક્રમ વલ્લભકુલમાં હોય છે તો એવું જ મહાપ્રભુજીને પણ ગોસાઈજીને ઠાકોરજી પધરાવ્યા બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ લાલનનું સ્વરૂપ પધરાવ્યું અને એમણે કીધું કે તમે હવે આમની સેવા કરજો તો રોજ મંગલ ભોગ ઠાકોરજી જાગે એના પછી ભોગ ધરે તેમાં બે ઠોર ધરવાનો નિયમ મહાપ્રભુજી એમને રાખ્યો તો જે રીતે આપણે પ્રવેશિકામાં પણ પ્રસંગ છે વિઠ્ઠલનાથજીના ચેપ્ટરમાં તો એ જ થયું કે જયારે ગોસાઈજીએ ભોગ ધર્યો ઠોર તો ઠાકોરજી અરોગવા લાગ્યા ત્યારે ગોસાઈજી નાના હતા એટલે એમને એમ થયું કે હવે ઠાકોરજી અરોગી લેશે તો હું શું ખાઈશ એટલે ઠાકોરજીના હાથમાંથી જટી લીધો ઠોર અને બંને ઝઘડ્યા ઠોર માટે મહાપ્રભુજી જોયું તો ખુશ થયા એમ તો ઠાકોરજી સાથે આ ચેષ્ટા જોઈને બચપનની ગોસાઈજીની પણ પછી એ જાતનો ક્રમ રાખ્યો કે એક ઠાકોરજી માટે અને ગોસાઈજી માટે એમ બે ઠોર ઠાકોરજીને રોજ અરોગાવતા તો બચપનમાં ઠાકોર મહાપ્રભુ ગોસાઈજીને આ જાતનો સાક્ષાત્કાર ઠાકોરજી સાથે થયો કે સાક્ષાત્કાર તો ના કહેવાય કેમ કે આપણે ત્યાં જે મહાપ્રભુજી ગોસાઈજી અને ગોપીનાથજી ત્રણે પ્રભુના સાક્ષાત સ્વરૂપ છે એ જાતની આપણી બધાની ભાવના આપણા ગુરુ માટે છે પછી ગોસાઈજીનો એના પછી યજ્ઞોપવિત સંસ્કાર થયું ચૈત્ર શુક્લ નોમના દિવસે કાશીમાં અને પછી વેદ વિધિ પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર પછી જે રીતે નિયમથી વેદનું અધ્યયન કરવું જોઈએ એ હિસાબે મહાપ્રભુજી મહાપ્રભુજીએ ને ગાયત્રી મંત્રની દીક્ષા આપી વેદ મંત્રની અને એમને જે વેદનું પ્રથમ અધ્યયન જે છે એ મહાપ્રભુજી પોતે જ કરાવ્યું અને એના પછી જે ગુસાઈજીનું એ અધ્યયન થયું એના પછી જ્યોતિષ સંજીવની પુષ્ટિમાર્ગીએ જે પણ આપણે ત્યાંની જેટલી પણ પરંપરાગત કે અધ્યયન મહાપ્રભુજી ગુસાઈજીને કરાવ્યો અને પુષ્ટિમાર્ગ સિવાય કે વેદ સિવાય પણ જે બીજા શંકરાચાર્યજી છે કે રામાનુજ મધ્વ ન્યાય વૈશેષિક મીમાંસા આ બધા જે તત્વચિંતન આપણે ત્યાં જે મત છે એ બધા ભણવા માટે મહાપ્રભુજી ગુસાઈજીને કાશીમાં માધવ સરસ્વતી ગુસાઈજીના ગુરુ એમને ત્યાં મોકલ્યા અને કાશીમાં રહીને ગોસાઈજી આ બધા અન્ય મતોનું પણ અધ્યયન ત્યાં રહીને કર્યું કેમકે કે અધ્યયન આપણે ત્યાં પણ જરૂરી મનાયું છે કેમકે કે કમ્પેરેટિવ સ્ટડી હંમેશા યુઝફુલ હોય છે કે જ્યારે આપણને ખબર પડે કે બીજાની વિચાર શું છે અને એની કરસ્પોન્ડિંગ આપણા વિચાર શું છે તો હિસાબે અન્ય મતોનું અધ્યયન મહાપ્રભુજી પણ જરૂરી સમજ્યું અને ગોસાઈજીને માધવ સરસ્વતી પાસે કાશીમાં ભણવા માટે મોકલ્યા એના પછી થોડા સમયમાં ગોસાઈજી બધું ભણી લીધું ત્યાંથી પાછા અડેલ પધાર્યા અને શાસ્ત્રીય અધ્યયન થઈ ગયું એટલે પછી મહાપ્રભુજી એમને સાંપ્રદાયિક મહાપ્રભુજી રચિત જે ષોડશ ગ્રંથ છે તત્વાર્દીપ બંધ ભાગવત સુબોધની આ બધા ગ્રંથોનું અધ્યયન મહાપ્રભુજીએ પોતે ગોસાઈજીને કરાવ્યું પછી બીજા બધા પણ એમના બચપનના પ્રસંગ છે કે જે રીતે એમને વીણા વાદનનો ખૂબ શોખ હતું મહાપ્રભુ ગોસાઈજીના નામનો એ ગ્રંથ છે નામરત્નાખી સ્તોત્ર કે જેમાં રઘુનાથજી ગોસાઈજીના પુત્ર એમણે ગોસાઈજીના વિષયમાં એ ગોસાઈજીના નામ ગોસાઈજીની સ્તુતિમાં એ ગ્રંથ લખ્યો છે તેમાં રઘુનાથજી એક નામ લખ્યું છે કે ગીત સંગીત સાગર કે ગોસાઈજીને સંગીતનો ખૂબ શોખ હતો અને વીણા વાદન પણ કરતા હતા પણ એ વીણા વગાડવાને કારણે એમની આંગળીઓ કડક થઈ જાય જે લોકો સંગીતકાર હોય ને સિતાર કે ગિટાર ને જતા તાર વાળા વાદ્ય વગાડતા હોય તે લોકોની આંગળીઓ થોડી કડક થઈ જાય અને એમાં વગેરે પડી જવું ને થોડી કઠોર બની જાય સોફ્ટનેસ ન રહે એમાં એટલે મહાપ્રભુજી ગોસાઈજીને આજ્ઞા કરી કે તમારી આંગળીઓ જો આવી થઈ જાય ને તમે ઠાકોરજીનો સ્પર્શ કરો તો ઠાકોરજીને પરિશ્રમ થાય એટલે કે આપણી કડક કડક આંગળીઓ હોય અને નાનું બાળક હોય કોમલ હોય તો ઠાકોરજીને તમે અડો ચરણ સ્પર્શ કરો શૃંગાર કરો તેમાં ઠાકોરજીને કષ્ટ થાય તો એ જ દિવસથી ગોસાઈજીએ વીણાવાદન છોડી દીધું એમાં વાત એ છે કે હંમેશા આપણે જીવનમાં પ્રાયોરિટી ઠાકોરજી હોવા જોઈએ અને ઠાકોરજીની સેવામાં કે ઠાકોરજીના સુખમાં જે કોઈ પણ વસ્તુ નડતી હોય એનો ત્યાગ આપણે ખુશી ખુશી પોતાની ઈચ્છાથી કરવું જોઈએ એ વાત ગોસાઈજીના ચરિત્રથી સમજાય છે કે જ્યારે એમને વીણાવાદન બહુ જ પસંદ હતું પણ મહાપ્રભુજી આ જાતની આજ્ઞા કરી તો ઠાકોરજીના સુખના વિચારથી ગોસાઈજીએ તરત જ એ વીણાવાદન કરવાનું છોડી દીધું એના પછી તો જ્યારે મહાપ્રભુજી સ્વધામમાં પધાર્યા એટલે સદમ એટલે પૃથ્વીલોકનો ત્યાગ કર્યો અને દેહ છોડ્યું સંન્યાસ લઈને એના પછી સંપ્રદાયનું જેટલું પણ કાર્ય છે એનું ભાર ગોપીનાથજી ઉપર આવ્યું ભાર મતલબ રિસ્પોન્સિબિલિટી ગોપીનાથજી ઉપર આવી મોટા પુત્ર હતા એટલે પણ ગોસાઈજી હંમેશા ગોપીનાથજી જે હિસાબે આજ્ઞા કરતા એના હિસાબે ગોપીનાથજીની આજ્ઞા પ્રમાણે સાંપ્રદાયિક કાર્યોને કરતા રહ્યા એના પછી ને એક વખત એવું થયું કે ગોસાઈજી જયારે મહાપ્રભુજી સ્વધામ પધાર્યા ત્યારે ગોસાઈજીની એજ બહુ નાની હતી તો બાર પંદર વર્ષના જ એ હતા અને ગોસાઈ ગોપીનાથજી પણ એટલા જ બહુ મોટા ને બે બે વર્ષનો ડિફરન્સ બંનેમાં તો ત્યારે માર્ગ સંબંધી એટલું બધું નોલેજ મતલબ સર્વાંગી નોલેજ જેને કહેવાય એટલું ગોસાઈજીને હતું નહીં તો એક વખત જયારે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ત્યારે એમણે પોતાની માતાને મહાલક્ષ્મીજીને પૂછ્યું કે આ ઉત્સવનો ક્રમ કે ઠાકોરજીની સેવાનો ક્રમ વગેરે શું હોય છે તો મહાલક્ષ્મીજી આજ્ઞા કરી કેમ કે મહાપ્રભુજી ત્યારે બિરાજતા નહોતા તો મહાલક્ષ્મીજી આજ્ઞા કરી કે તો મને પણ નથી ખબર પણ મહાપ્રભુજીના જે સેવક છે દામોદર દાસ હરસાની મહાપ્રભુજીના પ્રથમ સેવક અને જે રીતે આખા એમના જીવન ચરિત્રમાં આવે છે કે એ હંમેશા મહાપ્રભુજીની સાથે જ રહ્યા મહાપ્રભુજી જ્યાં પધારતા તે એમની સાથે સાથે રહેતા તો એટલે મહાલક્ષ્મી જેવી આજ્ઞા કરી કે તમે એમને દામોદરદાસ અરસાનીને પૂછશો કેમ કે એમને એ બધી વાત ખબર છે કે મહાપ્રભુજી જે કંઈ પણ આજ્ઞા કરી મહાપ્રભુજીની બધી બધી વાત દામોદરદાસ અરસાની જાણે છે એટલે ત્યારે પછી ગુસાઈજી દામોદરદાસ અરસાની પાસે જઈને પુષ્ટિ માર્ગના બધા રહસ્યોને ભણ્યા અને આ બધા ક્રમ જે છે ઉત્સવ નો ક્રમ છે કે પુષ્ટિ ની બહુ નાની નાની ભાવનાત્મક વાતો જે છે એ સરસાની એ ગુસાઈજી ને સમજાવી પછી એક દિવસ એવું થયું કે મહાપ્રભુજી એટલે ગોસાઈજીને એકવાર ફરી કોઈ આ જિજ્ઞાસા થઈ સંપ્રદાયની કોઈ સેવા પ્રણાલી વગેરે સંબંધી તો દામોદરદાસ હરસાનીને ત્યાં પધાર્યા ત્યારે દામોદરદાસના પિતાની શ્રાદ્ધની તિથિ હતી ને એ દિવસે એમનો શ્રાદ્ધ કરવાનું હતું તો કોઈ પુરોહિત મતલબ કોઈ બ્રાહ્મણ પાસે કરાવવાનું હતું તો એ માં ગોસાઈજી પધાર્યા તો એમણે ને આગે કરી કે એમણે વિનંતી કરી દામોદર હરસાની કે આપ કરો તો ગોસાઈજીએ ત્યારે દામોદર દાસના પિતાનું શ્રાદ્ધની જે વિધિ હતી એ કરી અને દામોદર દાસ અરસાણીએ પૂછ્યું કે જે રીતે બ્રાહ્મણને દક્ષિણ આપવાની હોય કોઈ પણ વિધિ કરાવે તો એમણે પૂછ્યું કે આપને શું દક્ષિણા જોઈએ છે ત્યારે ગોસાઈજી એમને કીધું કે મને તમે સિદ્ધાંત રહસ્ય જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એનો દોઢ શ્લોક તમે મને સમજાવો આ જાતની વિનંતી આ જાતની દક્ષિણા ગોસાઈજીએ માગી અને ત્યારે દામોદર સરસાનીએ ને આ શ્લોક સમજાવ્યો અને પુષ્ટિ માર્ગનું જે રહસ્ય એટલે જે જ્ઞાન છે સિદ્ધાંત રહસ્ય મહાપ્રભુજીને જે રીતે આપણે હિસ્ટ્રી ખબર છે કે ભગવાને પોતે મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી એ અક્ષરે અક્ષર મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં લખ્યું છે અને એ પુષ્ટિ નું બેઝ છે પુષ્ટિ માર્ગની આખી આપણી જીવન પ્રણાલી પુષ્ટિ માર્ગની સાધના કે ના બધા જ રહસ્ય ગ્રંથમાં છે તો એ દામોદર સરસાની પાસેથી ગુસાઈજી ભણ્યા પછી એ જ વાત કે એક વખત જયારે એવું થયું કે દામોદર સરસાની મતલબ મહાપ્રભુજીની એબસેન્સમાં ગોસાઈજીના ગુરુ તરીકે એમણે રોલ નિભાવ્યો કે માર્ગદર્શક તરીકે એક વખત એવું થયું કે ગોસાઈજી એમના મિત્રો સાથે બેસીને મજાક મસ્તી કરતા હતા ત્યારે દામોદર સરસાની ત્યાં આવ્યા ને એમણે જોયું તો દામોદર સરસાની ગુસાઈજીને આવીને ટોક્યા કે આપણો માર્ગ જે છે હસી ખેલનો માર્ગ નથી આમાં તો ઘણું બધું કરવાનું છે અને તમે અહીંયા બેસીને કેમ મજાક મસ્તી કરો છો તો ઇન શોર્ટ કહેવાની વાત એ કે બીજું બધું આટલા બધા ઇમ્પોર્ટન્ટ કાર્યો જ્યારે હતા તો એ ટાઈમમાં આ જાતનો વ્યવહાર ઉચિત નથી એવી દાવો ઘરસાનીએ ગોસાઈજીને કહ્યું ત્યારે ગોસાઈજી તરત જ ત્યાંથી પધાર્યા અને પછી ગોસાઈજીએ બીજા બધા પુષ્ટિમાળના જે પુષ્ટિમાળ સંબંધી ગ્રંથો લખવાની શરૂઆત કરી એટલે દામોદર પ્રેઝન્સ થી ગોસાઈજીને એ જાતનો સ્થાન મળ્યું મતલબ એમને દરેક જગ્યાએ માર્ગદર્શન જે મહાપ્રભુજી આપતા એ રીતે દામોદર સરસાનીએ ગોસાઈજીને આપ્યું એના પછી ઘણા બધા પુષ્ટિમાર્ગ સંબંધી ગ્રંથો લખ્યા જે રીતે મહાપ્રભુજી લખ્યા મહાપ્રભુજીના ગ્રંથો ઉપર ટીકા મહાપ્રભુજી નું બ્રહ્મસૂત્રાનું ભાષ્ય ઉપર જે ભાષ્ય લખતા હતા એ પણ અધૂરું હતું જેને ગોસાઈજીએ કમ્પ્લીટ કર્યું સુબોધની જે પણ ભાગવતજી ઉપર ટિપ્પણી લખતા હતા એ પણ ઇનકમ્પ્લીટ હતી એ પણ ગોસાઈજીએ પૂરી કરી તો એ રીતે ઘણા બધા ગ્રંથો સ્વતંત્ર ગ્રંથો પણ લખ્યા અને મહાપ્રભુજીના ગ્રંથો ઉપર ઘણી બધી ટીકાઓ પણ ગોસાઈજીએ લખી ષોડશ ગ્રંથ પર પણ ટીકા છે તત્વાદીપ નિબંધ ઉપર પણ કર્યું છે અણુભાષ્ય સુબોધની આ બધામાં તો છે જ એના સિવાય પણ ઘણા બધા સ્વતંત્ર ગ્રંથો પણ ગોસાઈજીએ આ પ્રસંગ પછીથી રચ્યા એના પછી ગોપીનાથજી એ મતલબ મોટા ભાઈ હતા એ હિસાબે ગોસાઈજીના વિવાહ થયા રૂકમણીજી સાથે વિશ્વનાથ ભટ્ટ આગ્રવદી એમની દીકરી રૂકમણીજી સાથે એમના લગ્ન થયા અને એના પછી બંને ભાઈઓ એક સાથે ત્યાં બિરાજતા હતા પછી જયારે જતીપુરામાં મહાપ્રભુજી શ્રીનાથજીને ગોવર્ધન પર્વતમાંથી પધરાવીને ને ત્યાં મંદિરમાં ઉપર આવ્યા એના પછીથી ત્યાંનો જે પણ વહીવટ હતું એ ગુસાઈજીએ ત્યાં સંભાળ્યું ગોપીનાથજી મોટા હતા એ હિસાબે ગોપીનાથજીની આજ્ઞા પ્રમાણે ત્યાં બધું ક્રમ થવા લાગ્યું એ સેવાનો વિસ્તાર થયો બંગાળીઓ ત્યાં સેવામાં હતા એમને કાઢીને જાતિના લોકોને ત્યાં ઠાકોરજીની સેવામાં રાખ્યા પછી ઠાકોરજીનો ભોગ છે શૃંગાર વસ્ત્ર આ તે સંબંધી પણ ઘણું બધું ડેવલપમેન્ટ ત્યાં ગોસાઈજીએ ને કર્યું ઘણા સમય સુધી ત્યાં બિરાજ્યા પછી બંગાળીઓ ત્યાં ગોસાઈજી આપણે શ્રીનાથજીની સેવા કરતા હતા પણ એ લોકો એટલી સારી રીતે સેવા નહોતા કરતા અને ઠાકોરજીને એમાં સુખ નતું એ હિસાબે ગોસાઈજી એમને ત્યાંથી કાઢ્યા અને એના કારણે લોકો ઘણા વિવાદ કર્યા ઝઘડ્યા પણ તો પણ ગોસાઈજી એ વાતને માની નહીં અને એના પછી પોતાની જાતિના લોકોને ત્યાં બિરાજાવ્યા પછી એ જ ની અંદર ઠાકોરજી ની સેવા માટે જે ગાયો હતી એમના માટે ગૌશાલા કુવા વગેરે બધું બનાવડાવ્યું આ બધું કાર્ય ત્યાં વિરાજીને અને ગુસાઈજી ઘણા સમય સુધી કર્યું અને ગોકુલ થી ગોકુલ વિરાજા ગુસાઈજી અને એના પછી જતીપુરાને તે પધારતા ની સેવામાં પોતાના ઘરે ઠાકોરજીની સેવાનો ક્રમ થઈ જાય એના પછી પછી એક દિવસ જે સર્વોત્તમ મહાપ્રભુજીના નામોનો એટલે મહાપ્રભુજીની સ્તુતિ ગોસાઈજીએ કરી છે અને મહાપ્રભુજીની સ્તુતિમાં ગોસાઈજીએ ગ્રંથ લખ્યો છે જેનું નામ છે સર્વોત્તમ સ્તોત્ર એમાં મહાપ્રભુજીના એકસો નામ લખ્યા છે કે મહાપ્રભુજીનું વર્ણન કરતા એકસો નામ ગોસાઈજીએ લખ્યા છે તો એમાં પણ એક વખત એમને ગોસાઈજી જયારે બિરાજી રહ્યા હતા તો મહાપ્રભુજીને યાદ કરતા હતા મતલબ એ થોડા દુઃખી હતા એ જાતનું વાતાવરણ હતું તો ત્યાં દામોદર વરસાની આવ્યા અને એમણે દંડવત કર્યું અને પૂછ્યું કે આજે કેમ આપ ઉદ્વિગ્ન લાગો છો મતલબ કે આપનું મન આજે ક્યાંક બીજે છે એવું કેમ લાગે છે તો એમણે કીધું કે ગુસાઈજી એ જાતની આજ્ઞા કરી કે ભાઈ યાદ આવે છે એમ એટલે મન ત્યાં છે અત્યારે મહાપ્રભુજી બિરાજતા હોત તો આ જાતનું માર્ગદર્શન અમને મળી શક્યું હોત એ હિસાબે તો ત્યારે ત્યારે દામોદર સરસાનીએ કીધું કે મહાપ્રભુજી તો સ્વયં આનંદ સ્વરૂપ છે અને એમના સ્વરૂપનું પણ જે ચિંતન કરે એને એવું લાગતું નથી કે મહાપ્રભુ જેનાથી દૂર છે તો આવું જયારે દામોદર સરસાને કહ્યું ત્યારે દામો ગોસાઈજી એ <coughs> પ્રાકૃત ધર્માના શરૂઆત કરીને અને આનંદ પરમાનંદ આ બધા નામ રાખીને મહાપ્રભુજીની સ્તુતિ કરી અને એ સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથ લખાયો અને પછી વલ્લભાષ્ટક અને સુરત કૃષ્ણ પ્રેમામૃત આ ત્રણે ત્રણ ગ્રંથોમાં પ્રભુજીના સ્તુતિમાં ગોસાઈજીએ લખ્યા એટલે કે મહાપ્રભુજીનું સ્વરૂપ એની અંદર ગોસાઈજીએ સમજાવ્યું છે એના પછી ષોડશ ગ્રંથ ઉપર ટીકાઓ પણ મહાપ્રભુ ગોસાઈજીએ લખી દામોદર સરસાનીની જ પ્રાર્થનાથી દામોદર સરસાનીએ વિનંતી કરી કે આ ષોડશ ગ્રંથોને સમજાવો અને નિત્ય પારાયણ મહાપ્રભુજીના સેવકો બીજા વૈષ્ણવ આવીને બેસતા અને ગોસાઈજી રોજ એ ગ્રંથોનું વિવેચન કરતા તો વિવેચન કરતા કરતા એમને એમ થયું કે આને ગ્રંથના રૂપમાં જ જો લખી દેવાયો હોય તો આગળથી પણ એનો ઉપયોગ થઈ શકે તો એ હિસાબે એના ઉપર ટિપ્પણી ટીકા લખવાનું ગોસાઈજીએ સ્ટાર્ટ કર્યું અને પદ્મનાભ દાસ વગેરે ગોસાઈજીના જે સેવકો હતા એમને સામે રાખીને આ જાતનું ક્રમ ગોસાઈજીએ કર્યું અને એમાં ષોડશ ગ્રંથોની ઉપર ટીકાઓ ગોસાઈજીએ લખી પછી મહાપ્રભુજીના પ્રથમ પુત્ર ગિરધરજી સાત પુત્ર મહાપ્રભુ ગોસાઈજીના તો એમાં પ્રથમ પુત્ર ગિરધરજી તો ગુરુદાસજી જયારે મોટા થયા ત્યારે ગોસાઈજી પણ એ જ રીતે એમને બધા ગ્રંથોનું અધ્યયન વગેરે કરાવ્યું અને એક વખત ગોસાઈજીને એવી ઈચ્છા થઈ કે મને એક ગ્રંથ લખવું છે વાદ શૈલીનો ગ્રંથ વાદ શૈલીમાં એ છે કે સામેવાળો પોતાનું મત રાખે અને એના ખંડનમાં તમે પોતાનું મત રાખો મતલબ એક ડિબેટ ટાઈપ એ જાતનો પણ એ ગ્રંથ લખવાની સ્ટાઇલ હોય છે ડિબેટના રૂપમાં કે સામે કોઈ બેસ્યું હોય એ પણ પોસિબલ છે ન હોય તો પણ મનમાં કોઈ કોઈક જાતની શંકાઓ સમાધાન પછી પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ ઉભા કરીને એક વાદ કરવાનું ડિબેટ જેવું ગ્રંથ લખવામાં આવે છે અને વાદ ગ્રંથ કહેવાય તો ગુસાઈજીને પણ એવી ઈચ્છા થઈ કે શંકરાચાર્યજીનો જે મત છે કેવલાદ્વૈત એના સામે શુદ્ધાદ્વૈત મહાપ્રભુજીનો જે મત છે એની ડિબેટ જેવું એ ગ્રંથ લખીએ તો મહાપ્રભુજી ગિરધરજીને પોતાના પુત્રને એવી આજ્ઞા કરી કે તમે ભલે ગિરધરજી પુષ્ટ માર્ગીય છે શુદ્ધાદ્વૈત મતના છે તો પણ ગોસાઈજી એવી આજ્ઞા કરી કે તમે કેવલાદ્વૈત મત મતલબ કે શંકરાચાર્યજીનો જે મત છે એમાંથી તમે પૂર્વ પક્ષ કરો અને હું ઉત્તરના રૂપમાં આ ગ્રંથ લખું તો એમ કરીને ગોસાઈજીએ વિદ્વાન મંડન નામનો ગ્રંથ લખ્યો કે જેમાં ગોસાઈ ગિરધરજીએ પૂર્વ પક્ષ કર્યું શંકરાચાર્યજીના મતનો અને ગોસાઈજીએ ઉત્તરના રૂપમાં મહાપ્રભુજીના મતને સ્થાપિત કર્યો તો આ જાતનું ગ્રંથ પણ ગિરધરજી સાથે બિરાજીને એને ગોસાઈજીએ લખ્યો પછી સેવામાં જે વિસ્તાર છે કે આપણે ત્યાં જે જાતના એટલે એ ટાઈમ હતો કે જ્યારે મુગલ ડાયનેસ્ટી કે મુગલ રૂલ ભારતની અંદર હતો એ ટાઈમમાં તો એમને જોઈને એમના તરફથી પણ જે જે વસ્તુ ગોસાઈજીને પસંદ આવી એ બધી વસ્તુ આપણે ત્યાં સેવામાં ગુસાઈજી એડ કરી કે જે રીતે મુગલ લોકોના જે વેશ જૂના ટાઈમમાં જોઈએ તો સુથાન મતલબ કે નીચે જોડેદાર જેવું અને એની ઉપર લાંબો કુર્તો કે એ જાતનું જે પહેરતા એ ગોસાઈજીને અકબર રાજા પહેરતો એ જોઈને પસંદ આવ્યું અને પછી ઠાકોરજીને પણ એમણે એ વસ્ત્ર ધાર્યા એટલે કે જે એને શું કહું મલ્લકાચ છે કે કાચની છે પીતાંબર પટકા ઉપરણા આ બધા જાતના વસ્ત્રના ટાઈપ છે આપણે ત્યાં તો એ મોગલ લોકોને જોઈને કેમ કે પસંદ આવ્યું તો જે જે વસ્તુ સારી હોય એ એનો અંગીકાર ઠાકોરજીને કરાવવો જોઈએ એ હિસાબે ગોસાઈજી આ બધી જે પ્રકાર છે પુષ્ટિ સેવાની અંદર એક્સેપ્ટ કર્યા એટલે મહાપ્રભુજીની જે જાતની આજ્ઞા છે કે યદ્ય દિષ્ટતમ લોકે યચ્યાતે પ્રિય મહાત્માના કે ભાઈ આ લોકમાં જે જે વસ્તુ સારી હોય કે તમને જે જે વસ્તુ ગમતી હોય એ બધી વસ્તુનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં કરવો જોઈએ કે ભાઈ આપણને કોઈક વસ્તુ ભાવેતી હોય જેમ કે ચલો ઢોકલા છે કે બ્રેડ ઇડલી આ બધું ભાવતું હોય આપણને તો એ આપણે ઠાકોરજીને ધરીએ ઠાકોરજીના પ્રસાદના રૂપમાં આપણે લઈએ કે આપણને કોઈ વસ્તુ ગમી ગઈ હોય તો ઠાકોરજીને અંગીકાર કરાવીએ જેમ કે અત્તર છે તો કોઈ પરફ્યુમ અત્તર વગેરેની સુગંધ આપણને ગમી જાય તો ઠાકોરજીને અંગીકાર કરાવીએ પછી આપણે એનો ઉપયોગ કરીએ તો આ વાત છે કે લોકમાં જે વસ્તુને સારી માનવામાં આવતી હોય કે આપણને જે જે વસ્તુ ગમતી હોય એ ઠાકોરજીની સાથે એની શેરિંગ થવી જોઈએ કે જેના કારણે પ્રભુ અને આપણી વચ્ચે કે એ જાતનું રિલેશન એસ્ટાબ્લિશ થાય એ હિસાબે ગોસાઈજીને પણ આ જે જે વસ્તુ પસંદ આવી આસપાસ કે જે જાતનો ત્યારે લૌકિક વ્યવહાર ત્યાં હતો એ હિસાબે જે જે વસ્તુ ગમી એ બધી વસ્તુ ઠાકોરજીની સેવામાં અંગીકાર ગોસાઈજીએ કરાવી પછી એક વખત ગુસાઈજી જગન્નાથપુરી પધાર્યા હતા તો ત્યાં રથયાત્રા વર્ષોથી થાય છે જગન્નાથરાયજીની તો રથમાં બિરાજીને અને જગન્નાથરાયજી ફરવા માટે મતલબ ભ્રમણ માટે પધારે તો ગોસાઈજીને પણ એવી ઈચ્છા થઈ કે આપણે પણ ઠાકોરજીને રથમાં બિરાજાવીએ પણ આપણે ત્યાંની જે જાતની મર્યાદા છે તો એની અંદર ઠાકોરજીને ઘરની બહાર પધરાવવા પોસિબલ નથી ઘરની અંદર જ જે થાય એ આપણે કરી શકાય કેમ કે ઠાકોરજીને આપણે એક પબ્લિસિટીની વસ્તુ નથી બનાવતા પણ આપણો ભાવ છે પ્રભુ પ્રત્યે પ્રેમથી આપણે ઘરમાં જ જે કંઈ પણ પોસિબલ હોય કરીએ ઠાકોરજીને લોકોની સામે ઉભા આપણે નથી રાખતા ભીડ ની સામે આપણે ઠાકોરજીનું પ્રદર્શન માટે ઉભા નથી રાખતા આપણી સેવા છે આપણે ઠાકોરજી છે ઘરમાં પરિવાર સાથે મળીને પ્રેમથી આપણે કરીએ તો એ જાતની પુષ્ટિ માર્ગની મર્યાદા છે તો એમાં રથયાત્રા કેવી રીતે પોસિબલ છે પણ ગોસાઈજીને ગમ્યું તો ગોસાઈજી ત્યાં જગન્નાથરાયજીનો જે રથ છે એ જોઈને અને સુથાર પાસે રથ બનાવડાવ્યું અને પછી પોતાના ઘરમાં જ આખા ઘરમાં ઠાકોરજીને રથમાં બિરાજાવીને ફેરવ્યા અને ત્યારથી પુષ્ટિમાળની અંદર રથયાત્રાના દિવસે ઠાકોરજીને રથમાં બિરાજાવીને આપણા ઘરમાં જ જેટલી સ્પેસ હોય ચોકમાં કે ઠાકોર નાનકડું રૂમ હોય તો એમાં પણ એ ભાવના કે ચલો અહીં જ આપણું વૃંદાવન અહીંયા જ યમુનાજી અને અહીંયા જ ગોવર્ધન એ ભાવનાથી આપણે ઘરમાં ઠાકોરજીને એ રીતે ફેરવીએ તો આ ક્રમ ગોસાઈજીએ પણ ગોસાઈજીએ સ્ટાર્ટ કર્યું એ જ હિસાબે કે જે જે વસ્તુ આપણને ગમે છે એ વસ્તુ આપણે ઠાકોરજીની સાથે શેર કરવી જોઈએ ઠાકોરજીની સેવામાં એનો ઉપયોગ કરવો જોઈએ મુસલમાનોને ત્યાં જેમ કે જલેબી વગેરે સામગ્રી છે જલેબી છે ઠોર છે કે ઉત્તર શ્રેણી આપી જે પણ આ બધી મુગલ લોકો તરફથી બુંદી વગેરે મુગલ લોકો તરફથી આ બધી સામગ્રીઓ એટલે મુગલ લોકોની આ બધી મીઠાઈઓ છે ભારતની અંદર નથી થતી પણ જયારે ગોસાઈજી આ બધું જોયું તો એમને પસંદ આવ્યું તો આ બધું પણ આપણે ઠાકોરજીની સેવામાં ને અત્યારે તો પરંપરાથી નિયમથી ઠાકોરજીના ઉત્સવમાં તો બુંદી જ ભોગ આવે એ જાતનું નિયમ બની ગયું પણ વાત એ છે કે મુસલમાનો તરફથી આપણે એડોપ્ટ કરેલી એક સિસ્ટમ છે જે ગોસાઈજી એડોપ્ટ કરી એ ભાવનાથી કે કોઈની પણ હોય મુસ્લિમની છે એના હિસાબે ગોસાઈજી ગાંધીને નથી દ્વેષ નતો પણ સારી વાત છે તો ઠાકોરજીની સેવામાં એનો ઉપયોગ સૈજે કર્યો કુલે જોડ વગેરેના શિંગાર ઠાકોરજીને આવે છે તો એ બધા પણ ગુસાઈજી મુસલમાનોમાંથી એડોપ્ટ કરી કરીને ઠાકોરજીને સેવામાં એનો ઉપયોગ કર્યો પછી જયદેવજી દ્વારા લખેલી ગીત ગોવિંદ નામનો ગ્રંથ છે એના ઉપર પણ ગુસાઈજીએ ટીકા લખી એ ગીત ગોવિંદમાં ભગવાનનું જે જાતનું સ્વરૂપ જયદેવજીએ વર્ણન કર્યું છે ગોસાઈજીને બહુ પ્રિય હતું એટલે એના ઉપર નિત્ય બિરાજીને ગોસાઈજી વ્યાખ્યાન કરતા અને સંસ્કૃતમાં ગીત ગોવિંદ ઉપર ગોસાઈજીએ ટીકા પણ લખી આ જોઈને બધા વૈષ્ણવો ખૂબ પ્રસન્ન થયા અને એમાં જે જાતનું વર્ણન છે ઠાકોરજીનું એનાથી બધાને ઠાકોરજીમાં એટલું એ સ્વરૂપ પસંદ પણ આવ્યું એટલે ગોસાઈજીને વિનંતી કરી કે જયદેવજીનો તો આ ગ્રંથ છે આપ એના પર ટીકા પણ લખી પણ એની સાથે સાથે આપણે એક સ્વતંત્ર ગ્રંથ પણ લખો તો ગોસાઈજીએ શૃંગાર રસ મંડન નામનો એક ગ્રંથ લખ્યો એ ગીત ગોવિંદ જેવું જ બીજો એ ગ્રંથ ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરતું ગોસાઈજીએ લખ્યું બીજા પણ સ્વપ્ન દર્શન સેવાંધિક સ્વામીની અષ્ટક સ્વામીની સ્તોત્ર સૌંદર્ય પદ્ય આ બધા જાતની અષ્ટપદી વગેરે ગોસાઈજીએ ત્યાં લખી વિદ્વાન મંડન છે ને બીજા એવા ગોસાઈજીના ભક્તિ અંશ ભક્તિ હેતુ નિર્ણય આ બધા મતલબ ફિલોસોફિકલ ગ્રંથો પણ છે અને પ્રભુ પ્રત્યે ભાવ પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રભુના સ્વરૂપનું વર્ણન એ બધી કરતી સ્તુતિઓ પણ ગોસાઈજીના ગ્રંથોમાં ઘણી બધી ડાયવર્સિટી જોવા મળે છે એ રીતે ગોસાઈજીએ લખ્યું પછી ગોસાઈજી દ્વારકા ખૂબ પધારતા ત્યાં દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે તો સાત વખત દ્વારકા યાત્રા એ જમાનામાં ગોસાઈજી અડેલથી મતલબ કે ઉત્તર પ્રદેશ થી લઈને ગુજરાતના છેડે દ્વારકા સુધી સાત વખત ગોસાઈજી એટલે ગુજરાતમાં ખૂબ પધાર્યા અને ગુજરાતમાં ગોસાઈજીની બેઠક પણ ઘણી બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકાની આસપાસ જ આઠ દસ ગોસાઈજીની બેઠકો છે તો એ દ્વારકા ગોસાઈજી પધારતા અને ગોસાઈજીમાં જયારે અત્યારે દ્વારકામાં ગુગડી અને બીજી જાતના બ્રાહ્મણ એ બંનેની વચ્ચે ઝઘડો થયો દ્વારકાધીશની સેવાના સંબંધમાં કે કોણ સેવા કરે અને સેવામાં કોને કેટલો અધિકાર વગેરે સંબંધી લડાઈ થઈ બંને બે જાતના બ્રાહ્મણોની વચ્ચે ત્યારે ગોસાઈજીએ ત્યાં નિર્ણય આપ્યો તામ્રપત્ર ઉપર એક નિર્ણય લખીને અને એ નિર્ણય પ્રમાણે આજ સુધી દ્વારકા અને બેટ બંને સ્થાને આજ સુધી હુસૈનજીએ લખેલા જે તામ્રપત્ર છે એટલે કે હુસૈનજી પત્ર લખીને મોકલ્યું આનો નિર્ણય આપતા એના હિસાબે અત્યાર સુધી ત્યાંનો બધો જ વહીવટ ચાલે છે પછી કેટલાક જે લોકો ઉત્સવ ઉત્તર પ્રદેશ રાજસ્થાન તરફ પ્રચલિત છે કે શ્રાવણ મહિનો હોય ત્યારે છોકરીઓ ઝૂલા ઝૂલે અત્યારે પણ ત્યાં ગામડાઓમાં તો એ પરંપરા હજી પણ છે કે ગામના પાદરમાં વડ લીમડો વગેરેના ઝાડ હોય તો ત્યાં ઝૂલો બાંધીને અને લેડીઝો છોકરીઓ જે છે શ્રાવણ મહિનો આખો ઝૂલે તો ગોસાઈજીને આ પણ લોકની પરંપરા છે એ પણ પસંદ આવી તો ગોસાઈજીએ ઠાકોરજીને પણ શ્રાવણ મહિનો આખો ઠાકોરજી આપણે ત્યાં પણ હિંડોરા ઘરમાં બિરાજીને ઝૂલ એટલે એ ઝૂલો પણ લકડીનો બનાવીને એનો હિંડોલો ઠાકોરજી ઝૂલે આ પણ ગોસાઈજીએ આ બધી પરંપરાને સ્ટાર્ટ કરી કે જે જે લોકમાં જે જે સારી સારી વસ્તુઓ હતી એ બધી જોઈ જોઈને ગોસાઈજીને પસંદ આવ્યો તો ગોસાઈજીએ એ વસ્તુ પુષ્ટિ માર્ગની અંદર એડોપ્ટ કરી અને ઠાકોરજીની સેવામાં એ બધી વસ્તુનો વિનિયોગ કરાવ્યો અક્ષય તૃતીયાનો ઉત્સવ છે કે કસુંબા છઠ આ બધા ઉત્સવો જે આપણે ત્યાં મનાવવામાં આવે છે આ બધા જ ઉત્સવ ઉસાઈજી પુષ્ટિમાર્ગની અંદર સ્ટાર્ટ કર્યા જે રીતે રથયાત્રાનું પણ કે આપણે ત્યાં ક્યારે પણ રથમાં ઠાકોરજી બિરાજતા નહીં પણ જગન્નાથપુરીમાં ગોસાઈજીએ જોયું તો એમની ઈચ્છા થઈ કે મને પણ કરાવવું છે અને ગોસાઈજી જયારે ત્યાં જગન્નાથપુરી માધવદાસ કરીને એક વૈષ્ણવ ગોસાઈજીની સાથે હતા તો ગોસાઈજીની સાથે માધવદાસ ગયા હતા તો રથયાત્રાના દર્શન કરીને જય શ્રી જગન્નાથ હરિદેવા નામનું કીર્તન માધવદાસે ત્યાં જગન્નાથ રાયજીની સ્તુતિમાં ગાયું અને સાંભળીને ગોસાઈજીને બહુ પ્રસન્નતા થઈ અને પછી એ જ વાત ને ગોસાઈજી ગોસાઈજીએ પુષ્ટિમાર્ગમાં એડોપ્ટ કરી અને રથયાત્રા આપણે ત્યાં હવે મનાવવામાં આવે છે પછી ગોસાઈજી ઘણો સમય સુધી ગોકુલ બિરાજ્યા અને પછી મતલબ અડેલ બિરાજ્યા ચરણાટ બિરાજ્યા અને પછી એમણે વિચાર્યું કે ગોકુલ જઈએ ઠાકોરજીની જે લીલા સ્થલી છે ત્યાં નિવાસ કરીએ આ જાતની ઈચ્છા થઈ તો અડેલ થી નીકળ્યા ગોકુલ જવા માટે તો વચ્ચે જબલપુર આવે છે એટલે મધ્યપ્રદેશમાં છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડરમાં અને એનાથી આગળ ગઢા કરીને એક રાજ્ય એ જમાનામાં જેને રાણી દુર્ગાવતી નામ સાંભળ્યું હતું બહુ વીર રાણી આપણે ત્યાં તો હિસ્ટ્રીમાં બહુ ફેમસ છે તો એ રાણી દુર્ગાવતી ત્યાં ગઢાની રાણી હતી એ ટાઈમમાં જ્યારે ગોસાઈજી ત્યાં પધાર્યા તો ત્યારે ગોકુલ મથુરા બધા સ્થાનમાં મુગલોનો હુમલો થયો અને જ્યારે દુર્ગાવતીને એની ખબર પડી તો ગોસાઈજી પધારતા હતા તો એમને રોક્યા અને એમને વિનંતી કરી કે આપ અહીંયા જબલપુરમાં થોડો સમય બિરાજો ત્યાં વાતાવરણ સારું નથી એટલે ગોસાઈજી ઘણા સમય સુધી ત્યાં ગઢા મતલબ જબલપુરમાં બિરાજ્યા અત્યારે જબલપુર એ ને કહેવાય છે અને ગોસાઈજીના જે પહેલા પત્ની રૂકમણીજીની ત્યારે મતલબ એ સ્વદામ પધાર ગોલોક પધાર્યા ત્યારે દુર્ગાવતીના જ આગ્રહથી પદ્માવતીજી સાથે ગોસાઈજી બીજી વાર લગ્ન કર્યા અને એમનાથી ગોસાઈજી ગોસાઈજીને એક પુત્ર નો જન્મ થયો એ ત્યાં જબલપુરમાં ના વિવાહ થયા એની બેઠક જે અત્યારે જબલપુરમાં છે પછી ત્યાંથી જયારે ત્યાં વાતાવરણ સારું થયું ફરી મથુરામાં તો ત્યારે દુર્ગાવતીએ વિનંતી કરી કે હવે આપ ગોકુલ પધારી શકો એ જાતની ત્યાં કન્ડિશન છે અને ત્યારે ને એમણે વિનંતી કરી કે આપ આટલા સમય બિરાજી આપને કઈ ભેટ કરવાની મારી ઈચ્છા છે તો એકસો નાના નાના ગામડાઓ એકસો ગામ ગોસાઈજીને ભેટ કર્યા દુર્ગાવતીએ ત્યારે ગોસાઈજી આજ્ઞા કરી કે મને તો આ બધી ચીજોની જરૂર નથી અને ત્યારે ત્યાંના જે સજાતીય બ્રાહ્મણો હતા એમને ગોસાઈજીએ આ બધી જાગીર હતી એ દાનમાં આપી દીધી અને ત્યારે દુર્ગાવતીએ પૂછ્યું કે કંઈક તો મને કરવું છે આપ જે આજ્ઞા કરો આપને જે ગમે તો ત્યારે ગોસાઈજીએ એમને આજ્ઞા કરી કે મને ગોકુલ મથુરા મથુરામાં બિરાજવાની ઈચ્છા છે તો ત્યાં તમે ઘર બનાવડાવી દો જો તમારી કંઈક ભેટ કરવાની ઈચ્છા જ હોય તો તો દુર્ગાવતીએ ત્યાં સતઘરા નામનો એ ઘર બનાવ્યો ત્યાં ગોસાઈજી અને એમના સાથે બાળકો પછી મથુરામાં ત્યાં બિરાજ્યા હંમેશા પછી ત્યાં જ બિરાજ્યા પછી બીરબલ જેને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ અકબર નો બહુ ખાસ માણસ હતો એ પણ એની પણ એ જ વાર્તા મતલબ ગોસાઈજીના સાથે એમનું એ જાતનું ચરિત્ર આવે છે કે બ્રહ્મદાસ નામનો બ્રાહ્મણ હતો એ બહુ દરિદ્ર હતા એટલે બહુ ગરીબ હતા એટલે એક વખત જયારે ગોસાઈજી ત્યાં મથુરામાં જ હતા બ્રહ્મદાસ પણ ત્યાંનો જ હતો તો ત્યાં આવીને ગોસાઈજીને દંડવત કર્યા એટલે બ્રાહ્મણ જાણીને મહાપુરુષ સમજીને ત્યાં આવ્યો ત્યારે ગોસાઈજી એ ત્યારે એમની અવસ્થા એવી હતી કે ન બોલતા હતા ન સાંભળતા હતા એ વ્યવસ્થામાં ગોસાઈજી એમને આશીર્વાદ આપ્યા અને બોલતા સાંભળતા થઈ ગયા અને પછી બીરબલના નામથી પ્રસિદ્ધ થયા પછી બીરબલ ગોસાઈજી સાથે મતલબ વૈષ્ણવ ના થયા પણ ગોસાઈજી સાથે હંમેશા આદરપૂર્ણ વ્યવહાર પોતાના જીવન દરમિયાન એમણે કર્યો અને એમની બીરબલની જે દીકરી એ ગોસાઈજીની સેવક થઈ મતલબ કે વૈષ્ણવ થઈ એના પછી તો જે રીતે સતઘર ત્યાં બનાવ્યું અને ત્યાં રહીને ગોસાઈજીએ ઠાકોરજીની સેવાનો ક્રમ વગેરેનો વિસ્તાર ત્યાં કર્યો ને પછી ત્યાંથી ફરી થોડા થોડા સમય અડેલ પધાર્યા અને પછી પાછા અહીંયા આવ્યા દ્વારકાની યાત્રા ખૂબ કરી પછી એક વખત ગોસાઈજી ને જયારે ગોસાઈજી તીર્થમાં મતલબ દ્વારકા પધાર્યા હતા અને ગોસાઈજીના સાતે પુત્રો મથુરા હતા સતગરામાં મતલબ એમના ઘરમાં ત્યારે શ્રીનાથજીએ જતીપુરાથી ગિરધરજી મતલબ ગુસાઈજીના પ્રથમ પુત્ર એમને એવી આજ્ઞા કરી કે મને તમારા ઘરે આવવું છે તો ગિરધરજી એવું શ્રીનાથજીને એવી વિનંતી કરી કે ભાઈ આપની તો ત્યાં પ્રતિષ્ઠા કરી છે આપ ત્યાં બિરાજો છો અમે કેવી રીતે આપને અમારા ઘરે પધરાવી જઈએ તો શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મને આવું જ છે એવી જાતની હઠ કરી તો ગિરધરજી શ્રીનાથજીને મથુરા પધરાવ્યા પોતાના ઘરમાં સત્યગ્રામમાં આખું ઘણા સમય સુધી શ્રીનાથજી ત્યાં બિરાજ્યા અને સાથે બાળકો ગોસાઈજીના એમને સેવા કરી પછી ગોસાઈજીના જયારે એવા સમાચાર આવે કે દ્વારકા યાત્રાથી રિટર્ન પાછા પધારે છે તો ત્યારે શ્રીનાથજીએ ફરી એમને ગિરધરજીને આજ્ઞા કરી કે હવે તમે મને પાછા ત્યાં જતીપુરા પધરાવી દો નહીં તો ગોસાઈજી ગુસ્સે થશે મારા ઉપર કે હું અહીંયા હતો નહીં અને તમે કેમ જતીપુરાથી મથુરા પધાર્યા તો ત્યારે ફરી ગિરધરજી એમને ત્યાં પધરાવી દીધા તો મતલબ કે આ જાતનું થયું કે શ્રીનાથજીને પણ એ આનંદ હતો કે ગોસાઈજીના પુત્ર ગોસાઈજીના ઘરમાં મારી સેવા થાય તો શ્રીનાથજી ત્યાં પધારે અને સાથે બાળકો એમની સેવા કરે ને એના પછી તો જે આપણે અકબર બાદશાહ છે એની સાથે મહાપ્રભુ ગોસાઈજી નું મિલન થયું મતલબ કે એક વખત એવું થયું કે યમુના તટ ઉપર ગુસાઈજી સંધ્યા કરતા હતા મથુરામાં અને અકબર બાદશાહ ફરવા માટે નૌકા વિહારમાં નીકળ્યો હતો એ દિલ્હી મતલબ આગ્રાથી મથુરા યમુનાજી નો જે છે તેમાં એ અને એના રાણી બંને નીકળ્યા હતા તો એની જે પત્ની છે અકબર બાદશાહની એને મનમાં એવું આવ્યું કે આ તો કોઈ સિદ્ધ પુરુષ લાગે છે ને આની પાસેથી કોઈ મંત્ર વગેરે હું લખાવી લઉં તો મારા પતિ મારા વશમાં થઈ જાય એ જાતની સાવ એકદમ હલકી લૌકિક ઈચ્છાથી એને દાસીને ગુસાઈજી પાસે મોકલી અને ગુસાઈજીને મેસેજ પહોંચાડ્યો કે મને એવો કોઈ મંત્ર લખીને આપો કે જેનાથી મારા પતિ મારા વશમાં થઈ જાય તો ત્યારે ગુસાઈજીને મતલબ ગુસાઈજીને તો આનો વિરોધ હતો પાખંડ છે આ તો એ હિસાબે એટલે એમણે કાગળ ઉપર એક દોહો લખીને આપ્યો કે યંત્ર મંત્ર અરુ તંત્ર કી भूली करो जिनकोए पिया कहे सो कीजिए पति आप ही बस होए કે મતલબ યંત્ર મંત્ર તંત્ર વગેરે આમાં કઈ કામ ન કરે પતિ જેવી આજ્ઞા કરે એ હિસાબે તમે વર્તન કરો તો પતિ પોતે વશમાં થાય તો આવું લખીને એમણે આપી દીધું અને એની પત્ની જે છે એને પોતાના માદડીયું પહેરીએ ને આપણે એ રીતે એ તાબીજની જેમ પહેરી એ વાંચ્યું નહીં તાબીજની જેમ પહેરી લીધું અને અકબર બાદશાહ એક વખત જ્યારે ખબર પડી તો ખોલાવીને આ વાંચ્યું તો એમને ગુસાઈજી પ્રત્યે બહુ અહોભાવ થયો અને ગુસાઈજીને મળવા માટે અકબર બાદશાહ આવ્યા ને આવીને ગુસાઈજીને દંડવત કર્યા અને એ ટાઈમમાં જે રીતે બ્રાહ્મણોનો આદર થતો એ હિસાબે પાંચ તોલા સોનું રોજ ગુસાઈજીને ભેટમાં અકબર મોકલતો એ દિવસ થી તો ત્યારે ગુસાઈજી એ બધી ભેટ નો ત્યાગ કર્યો અને ગુસાઈજી એ અકબર ને એવી આજ્ઞા કરી કે આજ પછી તારે મને કઈ મોકલવું નહીં અને આ બધી જે વાત છે એ મને પસંદ નથી ત્યારે અકબર બાદશાહ આવીને અને ગુસાઈજી પાસેથી ક્ષમા માંગી અને એના પછી હિન્દુ ધર્મ પ્રત્યે ઘણો વિશ્વાસ બાદશાહ નો વધ્યો એટલે કે યંત્ર મંત્ર તંત્ર એના સિવાય પણ વૈદિક ધર્મ ઘણું બધું છે આ જાતની ભાવના ગુસાઈજીના મિલન પછી એમને આવી અને એ દિવસથી અકબર બાદશાહે પોતાના સંપૂર્ણ રાજ્યમાં એ જાતનો નિયમ આપ્યો કે અહીં જેટલા પણ બ્રાહ્મણો છે એટલે જે જૂના ટાઈમમાં જે રીતે થતું કે મુસલમાન રાજાઓ હિન્દુ લોકોને તિલક કરે તો એમને મારી નાખતા અને કંઠી પહેરે કે દેવતાઓની પૂજા કરતા હોય ઘરમાં તેમને હેરાન કરે અને મારી નાખે એ બધી જાતની થતું તો અકબર બાદશાહે બધું બંધ કરાવ્યું અને ગોસાઈજીની આજ્ઞા પ્રમાણે ત્યાં ઉર્દુપુંડ્ર તિલક છાપા તુલસીની માલા કંઠી આ બધા જે કોઈ પણ લોકો પહેરતા હોય તો એમની સાથે ત્યાં એટલે પછી અકબરે આ બધી પ્રથા બંધ કરાવી કે એવા લોકોને કોઈએ હેરાન કરવું નહીં એ રીતે પછી જતીપુરામાં જે શ્રીનાથજીની ગાયો ચરતી જતીપુરા ગોકુલના બધા જંગલોમાં તો ત્યાં ગાયોને મારી નાખતા અને એમનો શિકાર કરી લેતા એ જાતની ત્યાં જે મુસલમાનો રાજાઓ કે સુબાઓ હતા એમની એ જાતની વૃત્તિ હતી તો ગુસાઈજીની આજ્ઞાથી અકબર બાદશાહ એક ફતવો મતલબ કે એક પત્ર ઉપર લખીને એને રાજમોહર લગાવીને ગોસાઈજીને મોકલ્યો કે ગોસાઈજીની ગાયો અહીંયા નિર્ભય થઈને વિચરણ કરી શકે એ જાતની વ્યવસ્થા થવી જોઈએ અને કોઈએ પણ એમને હેરાન કરવી નહીં અને જતીપુરા ગોકુલ આસપાસના સો એક જેટલા ગામડાની જમીન ગોસાઈજીને અકબર બાદશાહ ભેટના રૂપમાં આપી જેને ગોસાઈજી ક્યારે યુઝ નહીં કર્યું પણ શ્રીનાથજીની સેવામાં એ બધી સ્થાન નો ઉપયોગ થતો એટલે ત્યાં કુંડ બન્યા કુવાઓ બન્યા પછી બીજી બધી જે પણ જે શ્રીનાથજીની સવા લાખ ઉપર ગાયો હતી તો એમની ગૌચર ભૂમિ તરીકે એમની ગૌશાલા તરીકે બધી જમીન યુઝ થઈ અને ગોસાઈજી માટે એ જમાનામાં ગોસાઈજી કેવલ પુષ્ટિમાર્ગ માટે નહીં પણ એના બહાર પણ ખૂબ વિદ્વાન પંડિત તરીકે ગોસાઈજીની પ્રતિષ્ઠા હતી અને ત્યાંના ત્યારના બધા જ વિદ્વાનો એમના વિષયમાં ઘણી બધી સ્તુતિ કવિતાઓ મળે છે તેમાં જગતગુરુ તરીકે ગોસાઈજીને એ રીતે એમનો પરિચય એમણે આપ્યું છે પછી એક વખત એવું થયું કે કે જ્યારે ગોસાઈજી એક વખત અકબર બાદશાહના રાજસભામાં એક ન્યાય આવ્યો કે કોઈ બે જણા ઝઘડતા હતા તો ત્યારે એમના વિષયમાં અકબર બાદશાહ ન્યાય કરવાનો હતો તો એમનાથી અકબર બાદશાહના ન્યાયમાં કઈ ભૂલ થઈ એમને સાચી વાત દેખાઈ નહીં અને અન્યાય થઈ ગયો જે સાચો હતો એનું ખોટું થયું ખોટા ને સારું થયું તો ગોસાઈજીને જયારે ખબર પડી તો અકબર બાદશાહને પત્ર લખીને મોકલ્યો કે આ તમારો ન્યાય સાચો નથી ને આ ખોટું થયું છે ત્યારે અકબર બાદશાહ ખુશ થયો અને એને પણ પૂછતાછ કરી તો આ સાચી લાગી એટલે મુખ્ય ન્યાયાધીશ તરીકે ગોસાઈજીની પદવી એને પોતાની રાજ્યસભામાં કરી ગોસાઈજીને એક્સેપ્ટ નહીં કર્યું પણ ક્યારેક ક્યારેક ત્યાં પધારતા અને ગોસાઈજીને એ જમાનામાં જે મોગલોમાં જે જાતની રીત હતી કે એટલે વસ્ત્રના હિસાબે પણ એ ટાઈમમાં કેટલાક નિયમ હતા કે આ જાતના વસ્ત્ર રાજા જ પહેરી શકે અને રાજા જેવા કપડાં પહેરે એવી સામાન્ય પ્રજા ન પહેરે સેનાપતિ જેવા કપડાં પહેરે એવા સામાન્ય સૈનિકો ન પહેરી શકે કે સુબેદાર તલાટી કે એ રીતે જે લોકો પહેરતા હોય એવા કપડાં સામાન્ય લોકો ન પહેરી શકે એ બધા પોશાકના વિષયમાં નિયમ હતા ત્યારે મુગલ લોકોમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પોશાક પહેરાવાતો એ પોશાક પહેરીને અને ગોસાઈજીને એ પદવી મતલબ આપી કે તમે અમારામાં શ્રેષ્ઠ છો કે તમે અમારા ગુરુ છો કે તમે અમારા માટે આદરણીય છો આ જાતની ભાવનાથી અકબર બાદશાહ એ પોસ્ટ ગુસાઈજીને આપી અને મોગલ વસ્ત્રો વગેરે શ્રૃંગાર સાજ એ બધામાં ગુસાઈજીનું ચિત્ર પણ પુષ્ટિમાર્ગમાં ઘણું પ્રસિદ્ધ છે પછી એક વખત એવું થયું કે બીરબલ અકબર બાદશાહની ત્યાં હતો અને ટોડરમલ પણ હતા એ બંને વૈષ્ણવ હતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તો એક વખત એવું થયું કે જન્માષ્ટમીનો તહેવાર હતો સામાન્ય લોકમાં અને ત્યારે અકબર બાદશાહ પણ સભામાં આવ્યો તો બીરબલ અને ટોડરમલ બંને પાન ખાતા હતા તો અકબર બાદશાહે મનમાં એવું વિચાર્યું કે આજે તો જન્માષ્ટમી છે અને હિન્દુ લોકો તો વ્રત કરે આજના દિવસે જયંતીનું તો આ બંને તો વૈષ્ણવ થઈને કેમ પાન ખાય છે તો એમણે એ બંનેને પૂછ્યું તો એમણે કીધું કે આ તો પ્રબોધ સરસ્વતી નામનો જે પંડિત છે એણે આ જાતનો નિર્ણય કર્યો છે કે આ જે વ્રત જન્માષ્ટમીનું નથી કરવાનું કાલે કરવાનું છે તો ગુસાઈજીને એમ એટલે અકબર બાદશાહને એમ થયું કે આવું કેવી રીતે હોઈ શકે જન્માષ્ટમી તો આજે છે તો વ્રત પણ આજે હોય આજનું વ્રત કાલે કેવી રીતે થાય તો એમને જિજ્ઞાસા થઈ ત્યારે એમને ગુસાઈજી યાદ આવ્યા અને ગુસાઈજી ત્યારે જતીપુરા બિરાજતા હતા તો અકબર બાદશાહે ત્યાં માણસને મોકલ્યો કે ભાઈ ગુસાઈજી જે નિર્ણય આપે એ સાચો એમ કરીને ગુસાઈજી પાસે મોકલ્યો ત્યારે ગુસાઈજી જન્માષ્ટમી નિર્ણય નામનો એ ગ્રંથ લખ્યો અને એના હિસાબે આજ સુધી પણ તિથિ વગેરે નિર્ણય ગુસાઈજીના ગ્રંથના અનુસાર થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્થાપક સહજાનંદ સ્વામીએ પણ જેમનો શિક્ષાપત્ર છે એની અંદર પણ એ હજી સુધી પણ એમણે શિક્ષાપત્રમાં લખ્યું છે કે વલ્લભાચાર્યના પુત્ર ગોસાઈજીએ જે ઉત્સવના વિષયમાં નિર્ણય આપ્યા છે તિથિઓના વિષયમાં જ્યોતિષના વિષયમાં એ અમારે ત્યાં એ એડોપ્ટ થશે ને એમનો જે નિર્ણય છે એ જ અમારે ત્યાં પણ માન્ય થશે તો એ હિસાબે અત્યાર સુધી પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પણ તિથિ ઉત્સવ વગેરેનો નિર્ણય હોય એ ગોસાઈજીના ગ્રંથના અનુસાર અત્યાર સુધી ચાલે છે તો આ બધી જાતના ગોસાઈજીના જીવનમાં ઘણા બધા મતલબ કે મહાત્મ્યશાલી આ બધા પાર્ટ છે કે જ્યારે ગુસાઈજીએ ઘણા બધા ગ્રંથોની રચના કરી પુષ્ટિમાર્ગમાં પણ રાગ ભોગ શૃંગાર એ બધાનો જે પણ વિસ્તાર થયો એ પણ ગુસાઈજીની ઈચ્છાથી ગુસાઈજીએ ધીરે ધીરે લોકમાં જોઈ જોઈને જે જે ગમતું આવ્યું એ ઠાકોરજીની સેવામાં એમણે અંગીકાર કરાવ્યો ઉત્સવ મતલબ શરદ પૂર્ણિમા જે ઉજવવામાં આવે છે એ પણ ગુસાઈજીએ સ્ટાર્ટ કરાવી બીજી બધી પણ ઘણી બધી ગોસાઈજીના જીવનમાં એ વાતો આવી કે કોઈ જાતના શ્રૃંગાર કોઈ વસ્ત્ર કે આપણે ત્યાં પરંપરાથી ક્યારે હતા નહીં પણ ગોસાઈજીએ એ બધું ત્યાં સ્ટાર્ટ કર્યું એ હિસાબે કે લોકમાં જે જે વસ્તુ સારી છે એનો અંગીકાર ઠાકોરજીને થવું જોઈએ કોઈ પર્સનલ કોની છે કે કોના તરફથી આ બધી વસ્તુ આવી છે એ બધાનો વિચાર કર્યા વિના આ રીતે ગોસાઈજી પોતાના જીવનમાં એના નિર્ણય લીધા રાગો વિસ્તાર વિસ્તારનું એ વાત છે કે તમે પોતાની જે પણ આપણી પાસે જે પણ ધન સંપત્તિ હોય એ બધી ઠાકોરજીની સેવામાં મેક્સિમમ યુઝ થાય આપણી પાસે વધારે પૈસા છે તો એટલા વૈભવથી ઠાકોરજીની સેવા કરીએ કે આપણે પોતાના માટે એનો ઉપયોગ ના કરીએ પણ ઠાકોરજી માટે એનો ઉપયોગ કરીએ હિસાબે ગોસાઈજીએ આ વિસ્તાર કર્યો કે જેની જેટલી ક્ષમતા છે એના અનુસાર પોતાના ધનનો વિનિયોગ પ્રભુની સેવામાં કરે અને પોતાના પર્સનલ કામમાં ન કરે કાલે જ સાધન પ્રકરણમાં પણ એ વાત આવી હતી કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ધનમ સર્વાત્મના ત્યાજ્યમ ત્યજ્ય તક્તુમ ન શક્ય તે કૃષ્ણાર્થમ તમ પ્રયુંજીત કેમ કૃષ્ણો નર્થસ્ય વારક એટલે ત્યાગ એ આજ્ઞા કરે છે કે ધનનું તો સર્વથા ત્યાગ જ કરવું જોઈએ કેમ કે જે પૈસો છે એ અનર્થ જ કરે આપણું ખરાબ જ કરે એનાથી ક્યારે પણ કોઈનું ભલું થતું નથી જેટલા પૈસા માણસનું મગજ એટલું ખરાબ થાય અને બીજા બધા વ્યસન છે કે એ બધું આ પૈસાથી જ એન્ટર થાય છે તો મહાપ્રભુજી કહે છે કે એનો તો ત્યાગ જ કરવું જોઈએ ધનનું પણ જો ત્યાગ નથી કરી શકતા તો કૃષ્ણાર્થમ તમ પ્રયોજિત એટલે કે ઠાકોરજી માટે એ ધનનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે ઠાકોરજી દરેક અનર્થને દૂર કરે છે તો મહાપ્રભુજીની પણ એ જ આજ્ઞા છે ને એ જ હિસાબે ગોસાઈજીએ પણ એ જ વાતને સમજાવી કે જો તમારી પાસે પૈસા છે વધારે પૈસા છે તો એ પૈસાનો ઉપયોગ પ્રભુની સેવામાં કરો ઠાકોરજી માટે શ્રૃંગાર વસ્ત્ર ઠાકોરજી માટે સાધન સામગ્રી ઠાકોરજીને બેશક એની જરૂર નથી ઠાકોરજી પાસે એનાથી ઘણું વધારે તો લક્ષ્મીના પતિ છે આપણે શું આપી શકીએ એને પણ એ વાત નથી પણ આપણી પાસે જેટલા પણ પૈસા છે એનો ઉપયોગ પ્રભુની સેવામાં કરવું પ્રભુ પછી પ્રસાદના રૂપમાં જો આપણે પૈસાનો ઉપયોગ કરીએ છીએ કે વસ્તુનો ઉપયોગ કરીએ એનાથી આપણું મગજ ખરાબ ન થાય અને આપણામાં બીજી એ ધનથી આવતી ખરાબ બાબતો આપણામાં પ્રવેશે નહીં પણ પ્રભુના સંબંધમાં એ ધન આવે તો એનાથી એની અનર્થતા થોડી દૂર થાય એ હિસાબે ગુસાઈજીએ એ આજ્ઞા કરી કે તમારી પાસે જેટલો પણ પૈસો છે એનો ઉપયોગ ઠાકોરજીના વૈભવ વધારવામાં પ્રભુની સેવામાં એનો ઉપયોગ કરવો જોઈએ પર્સનલ યુઝ ઓછું કરવું જોઈએ ન જ કરવું જોઈએ પ્રભુના પ્રસાદ તરીકે જ કરવું જોઈએ એ આશયથી ગોસાઈજીએ આ ક્રમને વધાર્યો ગોસાઈજીનો એ આશય નહોતું કે આપણી પાસે પૈસા નથી અને લોકો પાસેથી માગી માગીને કે ઉધાર માગી માગીને આપણે ઠાકોરજીની સેવા માટે કે ભાઈ મારા ઠાકોરજીને તો એક હાર જોઈએ અને ઠાકોરજી માટે આટલું મોટું મંદિર જોઈએ કે ઠાકોરજીને નવા નવા રોજ વસ્ત્ર જોઈએ ચાંદીનું સિંહાસન જોઈએ અને ચાંદીનો પલ્લો ચાંદીનો હિંડોલો બધું જોઈએ આ જાતની માંગણી કે તમે લોકો પાસેથી માંગો કે ચલ તું મારા ઠાકોરજી માટે ચાંદીનો પલ્લો લઈ આપ તું ભેટ કર તું એક લાખ રૂપિયા આપ તો હું ઠાકોરજીને ભોગ ધરાવું કે તો હું ઠાકોરજીને છપ્પન ભોગ અરોગાવું આ જાતની વૃત્તિથી લોકો પાસેથી માગણીના હિસાબે આ જાતની પરંપરા આપણે ત્યાં નથી બનાવાઈ પણ જો તમારી પાસે પૈસા છે તો એનો ઉપયોગ આ આ રીતે આપણે કરી શકીએ છીએ કે ઠાકોરજી માટે નવા વસ્ત્ર બનાવો ઠાકોરજી માટે શ્રૃંગાર બનાવડાવો મોટું મંદિર બનાવો કે ઠાકોરજીની સેવામાં સોના ચાંદીની વસ્તુઓ લાવો જો પૈસા છે તો એનો ઉપયોગ કરી શકાય એ ગોસાઈજીએ બતાવ્યું છે એવું નહીં કે તમારી પાસે નથી તો પુષ્ટિ માર્ગમાં તો ચાંદીના વાસણ ન હોય તો ચાલે જ નહીં કે ઠાકોરજી તો સ્ટીલના વાસણમાં તો આરોગે જ નહીં કે લાકડાના સિંહાસન ઉપર તો ઠાકોરજી બિરાજે જ નહીં આ જાતની વૃત્તિ ભોગ રાગ શ્રૃંગારના વધારા પાછળ નથી ગોસાઈજીના ચરિત્રમાં એવું આવે છે કે એક વખત જયારે ગોસાઈજી યાત્રામાં હતા અને એ ટાઈમ ઠાકોરજીને એવી ઈચ્છા થઈ કે મને તમે પલનો ઝુલાવો તો જંગલમાં હોય ત્યારે પલનો આવે ક્યાંથી તો ગોસાઈજીએ પોતાના ઉપરણામાં ઠાકોરજીને ઝુલાવે સામેથી ગિરધરજીએ પકડ્યું અહીંયાથી મહાપ્રભુ ગોસાઈજીએ પકડ્યું અને ઠાકોરજીને ઉપરણામાં પધરાવીને અને ઝૂલો ઝૂલાવે જેમ સામાન્ય ગામડાના લોકોમાં આપણે ઘોડીઓ બનાવી દેલા કપડાનું એ રીતે ગોસાઈજી ઠાકોરજીને ઝુલાવે તો ત્યારે મહાપ્રભુજી મતલબ સોરી ઠાકોરજી એવી માગણી નથી કરી કે મને તો ચાંદીનો પલ્લો જોઈએ તમે ઉપરણામાં કેવી રીતે મને ઝુલાવી શકો તો જો તમારી પાસે પૈસા છે તો ચાંદીનો પલ્લો પણ આવી શકે સોનાનો પણ પલ્લો આવી શકે પણ જો નથી જેટલી તમારી ક્ષમતા છે તો ઠાકોરજી ઉપરનામાં ઝૂલવા માટે પણ તૈયાર છે ત્યાં સુધી કે જ્યારે મહાપ્રભુ ગોસાઈજીએ પોતાના ઘરમાં પધરાવીને ઠાકોરજીના પલના ઝુલાવ્યા ત્યારે ઠાકોરજી ગોસાઈજીને એવી આજ્ઞા કરી કે મને તો ઉપરણામાં ઝૂલવાની જેટલી મજા આવી તેટલી આમાં નથી આવતી તો સમજવાની વાત એ છે કે આપણી જેટલી કેપેસિટી છે એના હિસાબે પ્રભુને તમે ભોગ ધરો છપ્પન ભોગ ધરવાની ક્ષમતા છે તો છપ્પન વસ્તુઓ ધરો પદ્મનાભદાસજી કેવલ છોલા ધરીને સેવા કરી છે એ પણ થઈ શકે બીજા સેવા કે કેવલ એક જલની લોટી ઠાકોરજીને ભોગ ધરી શકતા હતા અને ઠાકોરજી આરોગી લે પછી પોતે પણ એ જલની લોટી પીને સુઈ જતા હતા આ જાતની પણ સેવા થઈ શકે અને પૈસા છે તો છપ્પન ભોગ ધરીને પણ આનંદથી ઠાકોરજીની સેવા થઈ શકે છે તો ગોસાઈજીએ જે રસ્તા બતાવ્યા છે ભોગ રાગ શૃંગારના તો એ એના માટે છે કે તમારી પાસે જે આપણે ત્યાં કહેવાય ને કે લોકોને વિચાર એમ થાય કે પૈસો ક્યાં નાખવો તો ઉપયોગ ક્યાં કરવો આ જાતના જેને ક્વેશ્ચન હોય તો એના માટે આ રસ્તો છે કે વધારેમાં વધારે ઠાકોરજી માટેનો ઉપયોગ કરો ઠાકોરજી માટે સાધનો વસાવો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુનો અંગીકાર ઠાકોરજીને કરાવો લાખ રૂપિયાની હોય કે બે લાખ રૂપિયાની સારામાં સારી છે તો ઠાકોરજીનો અંગીકાર કરાવો તમારી પાસે પૈસા છે તો પણ નથી તો લોકો પાસે માંગવાની કે ભીખ માંગવાની જરૂર નથી તમારી પાસે જેટલું છે એનાથી આનંદથી ઠાકોરજીની સેવા થઈ શકે તો આ હિસાબે ગોસાઈજીએ સેવાનો આ જાતનો વિસ્તાર કર્યો જેટલી સેવા આપણી પાસે જેટલી અનુકૂળતા એના હિસાબે સેવાનો એટલો વિસ્તાર થઈ શકે જેટલી આપણી પાસે અનુકૂળતા ઓછી એટલો સેવાને એટલી ઓછી પણ કરી શકાય છે અનુકૂળતામાં વધારી શકાય અનુકૂળતા ન હોય તો ઘટાડી શકાય એમાં એ જાતનો કોઈ નિયમ નથી પ્રેમથી આપણે જેટલું કરી શકીએ આનંદથી એટલું કરવું જોઈએ ગોસાઈજીની પણ એ જ આજ્ઞા અને મહાપ્રભુજીની પણ એ જ આજ્ઞા પછી ગોસાઈજીના બીજા પણ ઘણા બધા પ્રસંગો છે દોસો બાવન વૈષ્ણવની વાર્તા ગોસાઈજીની છે કે જેમાં એમના ઘણા સેવકો થયા એમનામાં ગોસાઈજીના ઘણા બધા જીવન ચરિત્ર બીજું બધું પણ આવે છે એટલે પછી જયારે ગોસાઈજીનું જે રીતે મહાપ્રભુજી પણ સ્વધામ પધાર્યા અને ગોપીનાથજી ગોસાઈજી જે રીતે પુષ્ટિ માર્ગને સંભાળ્યું એ રીતે ગોસાઈજીને પણ આજ્ઞા થઈ અને ગોસાઈજી પણ જયારે સ્વધામ પધારવાની ઈચ્છા થઈ ત્યારે ગોસાઈજીએ ગિરધરજી વગેરે બધા બાળકો છે એમને બોલાવ્યા પોતાના પુત્ર પૌત્ર આખી ફેમિલીને અને પછી ત્યારે એમને આજ્ઞા કરી ગોસાઈજીએ ત્યાં શ્રીનાથજી મતલબ જતીપુરામાં શ્રીનાથજી બિરાજતા હતા એમની સામે એમના સાથે બાળકો અને ગોસાઈજી બધા હાજર હતા ત્યારે ગોસાઈજીએ હાથ જોડીને ઠાકોરજીને એ જાતની વિનંતી કરી કે આ વંશ તમારું છે અને આ વંશની લાજ પણ તમે જ રાખજો એટલે કે માર્ગમાં જોડાયેલા રે માર્ગમાં માર્ગની સેવા એ જ હિસાબે આ વંશ છે અને એના સિવાય આ વંશનું બીજું કોઈ પ્રયોજન નથી એ રીતે ગોસાઈજીએ પ્રાર્થના કરી અને એમના બધા એટલે શ્રીનાથજીએ ગોસાઈજીની એ પ્રાર્થના સાંભળીને આજ્ઞા કરી કે એ વંશ મારો જ છે એટલે હું એને ક્યારે પણ છોડીશ નહીં કે આ જે વલ્લભ વંશ છે એને હું ક્યારે છોડીશ નહીં આ જાતની આજ્ઞા ગોસાઈ શ્રીનાથજીએ ત્યાં ગોસાઈજીને કરી ત્યારે ગોસાઈજીએ એમના પુત્રોને આજ્ઞા કરી કે સૂર્યની સામે ક્યારે પણ પીઠ નહીં કરવી એવી રીતે મહાપ્રભુજી જે છે એમની મેંડમાં મહાપ્રભુના સિદ્ધાંતોમાં ક્યારે પણ ઘટાડો કરવો નહીં અને એના હિસાબે હંમેશા પોતાનું જીવન જો આપણે જીવીએ તો એ જ આપણા જીવનની કૃતાર્થતા છે અને માર્ગની પણ એમાં જ ઉત્તમતા છે એ જાતની આજ્ઞા ત્યાં પોતાના પુત્રો બધાને ગુસાઈજીએ કરી અને એના પછી બધાને મળીને અને પછી ગુસાઈજી અન્ય બાળકોને ગોકુલ મોકલ્યા અને ગિરધરજી અને ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજીની શયન આરતી કરીને અને ગિરિરાજજીના મુખારવિંદની કંદરા છે ગોવર્ધનમાં તો ત્યાં ગોસાઈજી પધાર્યા અને પછી અંદર પધાર્યા અને પછી એ પાછા બારે પધાર્યા મતલબ આ રીતે ગોસાઈજી પોતાને સ્વધામ પધાર્યા એ ગોસાઈજીની એ ગિરિરાજજીની કંદરામાં પધાર્યા અને પછી પાછા ન પધાર્યા એ રીતે પોતાની લીલાને ત્યાં સમેટી ને ગિરધરજીને ત્યાં કંદરાના દ્વાર ઉપર આજ્ઞા કરી કે હજી તમને વાર છે અને આ ઉપરનો લો અને એના આનાથી બધા સંસ્કાર કરજો એટલે કે જે પણ મૃત્યુ પછીના જે પણ લૌકિક સંસ્કાર વૈદિક સંસ્કારો હોય એ ગુસાઈજી આજ્ઞા કરી કે મારો ઉપરનો લો અને આના કરજો એમ આજ્ઞા કરીને અને ગુસાઈજી પધાર્યા અને પછી એ ગિરિકંદરામાં જ એ લીન થઈ ગયા અને એ રીતે ગુસાઈજી પોતાના લીલાને સમેટી આ રીતે તો આ ગુસાઈજીનું જીવન ચરિત્ર બહુ શોર્ટમાં છે એકચ્યુઅલી ઘણા બધા બહુ મતલબ ઇન્સ્પાયરિંગ ચરિત્રો ગુસાઈજીના જીવન ચરિત્રમાં છે વધારે જે લોકોને આની અંદર ઇન્ટરેસ્ટ હોય અને જાણવાની ઈચ્છા હોય તો ગુસાઈજીના જીવન ચરિત્ર સંબંધી ઘણી બધી પુસ્તકો છે તે વાંચી શકાય દોસો બાવન વૈષ્ણવની વાર્તા એમાં પણ ગુસાઈજીના જીવન ચરિત્રને બતાવ્યું છે મહાપ્રભુજી અને ગોપીનાથજી બહુ અલ્પકાલ સુધી પૃથ્વી ઉપર બિરાજ્યા મહાપ્રભુજી પણ પાંત્રીસ છત્રીસ વર્ષ જેવું જ બિરાજ્યા અને ગુસાઈ ગોપીનાથજી પણ એટલું જ પાંત્રીસ ચાલીસ વર્ષની વચ્ચે ગુસાઈજી સેવન્ટી અપ એટલે ઘણા સમય સુધી પૃથ્વી પર બિરાજ્યા અને એટલા ટાઈમમાં માર્ગનો પણ ઘણો વિસ્તાર કર્યો રાગભોગ શૃંગાર આ બધાની નવા નવા જે ઉત્સવો છે એનો પણ અંગીકાર પુષ્ટિ માર્ગમાં કર્યો શૃંગાર વસ્ત્ર વગેરેની પ્રણાલી પણ ગોસ્વાઈજીએ નવી નવી જ્યાં જ્યાંથી ગમ્યું ત્યાં ત્યાંથી એડોપ્ટ કરીને પુષ્ટિ માર્ગમાં એમણે એડ કર્યું બીજા ઘણા બધા ગ્રંથો ગોસાઈજીએ લખ્યા વિદ્વન મંડન ભક્તિ હેતુ નિર્ણય ભક્તિ ભક્તિ હેતુ તાત્પર્ય નિર્ણય ભક્તિ હંસ કે ભાઈ હંસ જેમ નીર અને ક્ષીર મતલબ કે દૂધ અને પાણીને અલગ અલગ કરી શકે એ રીતે ભક્તિ શું છે અને ભક્તિ સિવાય પાખંડ શું છે કે ભક્તિમાં પાખંડ કેવી રીતે એન્ટર થાય કે કોઈ ભક્તિ કરે છે કે એ મતલબ ભક્તિ નથી કરી રહ્યો એને કેવી રીતે ઓળખવી ભક્તિ કોને કહેવાય કોને ભક્તિ ન કહેવાય આ બધા બહુ નાની નાની ચીજોને ગોસાઈજીએ પોતાના ગ્રંથોની અંદર લખ્યા છે અને ઘણા બધા ગ્રંથો ગોસાઈજી રચના કરી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર ટીકા ટિપ્પણીઓ લખી મહાપ્રભુજીના અધૂરા કાર્યને પણ કમ્પ્લીટ કર્યા તો આ રીતે ગોસાઈજીનું જીવન મતલબ ગોસાઈ મહાપ્રભુજી અને ગોપીનાથજીના કમ્પેરિઝનમાં પ્રખ્યાત પણ ગોસાઈજી ખૂબ રહ્યા એ ટાઈમમાં અકબર બાદશાહ અને એ ટાઈમમાં જે રૂલર હતા એ લોકોની સાથે પણ ઘણા સારા રિલેશન અને એટલા જ આદરથી અકબર બાદશાહ ત્યાંના રાજાઓ ગોસાઈજીને માન આપતા અને ગોસાઈજીના નામે ઘણું બધું ત્યાં લેખ વગેરે અકબર બાદશાહે લખ્યા પત્રો મોકલ્યા કે ફતવાઓ બારે પાડ્યા તામ્રપત્ર ઉપર ઓર્ડર ગોસાઈજીની માનમાં અકબર બાદશાહે આપ્યા તો એ બધું હજી સુધી સચવાયેલું છે વલ્લભકુલમાં ઘણા બધા બધા લોકોના ઘરે એ બધું છે તો ગોસાઈજીનું જીવન ચરિત્ર આ રીતે ઘણું મતલબ ઇન્સ્પાયરિંગ પણ પુષ્ટિમાર્ગ સંબંધી પણ ખૂબ વિસ્તાર કર્યો પુષ્ટિમાર્ગ માટે એટલું બધું કાર્ય માર્ગની સેવા ગ્રંથો લખ્યા ઘણી બધી રીતે મહાપ્રભુજીના જે જે વાત મહાપ્રભુજી અધૂરી છોડી હતી એ બધાને કમ્પ્લીટ ગોસાઈજીએ કર્યું તો આ ગોસાઈજીનો શોર્ટમાં જીવન ચરિત્ર છે તો કાલે એમનો ઉત્સવ છે તો બીજું કંઈ ના કરી શકીએ આપણે તો ગોસાઈજીને યાદ કરવા એક તો એમણે જે કંઈ પણ કાર્ય કર્યા એના પ્રત્યે આપણે વફાદાર રહીએ મહાપ્રભુજી ગોસાઈજી ગોપીનાથજીની આજ્ઞાઓનું પાલન આપણે જીવનમાં કરી શકીએ એમના જ આશીર્વાદથી ભગવાનની પ્રાપ્તિ આપણને થાય એ જાતની વિનંતી ગોસાઈજીના ચરણમાં કરવી અને જેમની પાસે પુષ્ટિ પાઠાવલી પુસ્તક હોય તો એમાં નામરત નાખ્ય સ્તોત્ર અને સર્વોત્તમ વલ્લભાષ્ટક અને સુરત કૃષ્ણ પ્રેમામૃત આ ચાર સ્તોત્ર છે શરૂઆતમાં છે મંગલાચરણ પછી ત્રણ ચાર તો સમય હોય એના પ્રમાણે એનું પારાયણ વગેરે પણ કાલે કરી શકાય હાલોલ વિદ્યાપીઠમાં પણ કાલે પ્રોગ્રામ છે ઓનલાઈન પણ થશે કાલથી શ્યામુકાકાનું સાધન પ્રકરણ ઉપર પ્રવચન પણ સ્ટાર્ટ થાય છે સાત થી દસ ઓનલાઈન છે મુંબઈમાં રહેતા લોકો અનુકૂળતા હોય તો કાંદીવલીમાં વલ્લભ સુખધામ જઈ પણ શકે પ્રવચન કમ્પેરેટિવલી ઘણું ઈઝી હશે અને સબ્જેક્ટ મેટર બહુ યુઝફુલ છે મતલબ પ્રેક્ટિકલ છે એકદમ તો મજા આવશે સાંભળવાની જેમને ઈચ્છા હોય તો કાલથી જોઈન કરજો એને પણ તો ગોસાઈજીનો કાલે ઉત્સવ છે બધાને એની વધાઈ અને આ ગોસાઈજી લખેલા જે સ્તોત્ર પાઠ વગેરે છે એનું પારાયણ થઈ શકે તો કાલે કરવું જોઈએ તો આજનો ક્લાસ અહીંયા રાખીએ હવે નેક્સ્ટ ક્લાસમાં પ્રવેશિકાનો આગળનો સબ્જેક્ટ છે એટલે શું આજે તો પ્રાસંગિક કાલના ઉત્સવ સંબંધી જે કહેવાનું હતું એ કર્યું છે ઠીક છે તો આજે અહીંયા રાખીએ બધાને વધારી ઉત્સવની નેક્સ્ટ ક્લાસમાં મળીએ નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેટરડે આપણે પ્રવેશિકાના ક્લાસ કરશું તો કાલના